બ્રહ્મ કહેવાય અને ભગવાન ભગવાન ને બ્રહ્મ કહેવાય અને પછી આત્માના પેટા વિભાગો છે પેટામાં અક્ષર ગુપ્ત મહાપુરુષ પ્રધાન પુરુષ વિરાટ આદિ ત્યાં લગી બ્રહ્મ ના પેટા વિરાટ થી નીચે કારણ કે ભગવાન નું કામ એ બધા કરે એટલે એની શક્તિ એમાં રહી એમ કલેક્ટર સુધી મૂળ સરકાર નો પાવર ત્યાં લગી આવે કલેક્ટરે કર્યું એટલે સરકારે કર્યું પછી પાવર આવે છે પણ મર્યાદિત આવે પેલા આખા જિલ્લા હોય પછી મામલતદાર કરે એ સરકારે પણ એ તાલુકા પૂરતું આવે પછી આ બિનવાદાયા એમ ઈશ્વર જે અસાધારણ જે ભગવાન કહેવાય એના આ બધા સ્થાનો એમાં એનું અક્ષર માં પેલું સ્થાન આવે એ દિવાન ઠેકાણે એટલે એમાં જે કામ થાય અક્ષર છે એ પુરુષોત્તમ ની મરજી વિના કોઈ કામ ન કરે એને કઈ લેવાનું પૂછવા ન જવું પડે એ સમજી જ જાય આ ઈશ્વર ને ગમે ના એ સંકલ્પ ન થાય ત્યારે એ નિવાંતરી કરે ઈશ્વર ની મરજી ત્યાંથી જ નીકળે ત્યાંથી જ નીકળે જેવું આ છે એવું ઈ છે અક્ષર પછી મહાપુરુષાવત અક્ષર પછી હવે કઈ પણ બોલા શક્તિ નું વિકેન્દ્રીકરણ ક્યાંથી થાય વિભાગીકરણ અક્ષરમાં જે પુરુષોત્તમ ની જે શક્તિ છે જે બધું કરવા સમર્થ એમ અક્ષરમાં જે પુરુષોત્તમ ની શક્તિ બધું કરવા સમર્થ ખરું પછી મહાપુરુષ માં જયારે આવી એટલે કન્ફ્યુઝન થઈ જાય શું એ સૃષ્ટિ નું કામ અનંત કોટી બ્રહ્માંડ નું એ મહાપુરુષ અક્ષર દ્વારા સમજણ થાય પછી ત્યાંથી બે ભાગ પડી જાય શક્તિ ના બે ભાગ પડી જાય શક્તિ નો સ્ત્રોત તો નથી જાય સ્ત્રોત તો ક્યાંથી જાય પછી સૃષ્ટિ પ્રકરણના પડે અને બીજું કે નીચલા આત્માને ઉપર લઈ જવા એ કલ્યાણ કહેવાય નીચે વાળાને ઉપર ચડાવવા એ કલ્યાણ માર્ગ છે એ પણ ક્યાંથી જ આવે છે એ કલ્યાણ માર્ગ છે એ પણ ક્યાંથી જ આવે છે ત્યાં બે ભાગમાં એ અને ક્યાંથી આવે પ્રધાન પુરુષ એ પાછી એવી વેચાણી મહાપુરુષ માં છે એ અનંત કોટી બ્રહ્માંડ માં એ વ્યવહાર શક્તિ વહી જાય અને પ્રધાન પુરુષ માં આવે અનંત કોટી બ્રહ્માંડ માં પછી એમાંથી વિકેન્દ્રીકરણ એક બ્રહ્માંડ માં આવે પાઇપલાઇનમાં બાર ઇંચ નો પાઇપ હોય કે અઢાર ઇંચ નો પાઇપ હોય એમાંથી ઘરમાં રસોડા નો તો અડધા ઇંચ નો આમ તો પાણી એટલે આવી પાણી હોય પાણી બેમાં અંદર ખબર છે ને બધી ઉપનિષદ માં એને કહે દીધા ભગવાન ની બે પ્રકારની શક્તિ આમ વેચાણ હવે એને સમજાવીના આ શબ્દો પકડી અને ગોખ્યાદ કરે અને પછી લગાડ્યા કરે પછી કેવું થાય ગામડાનું દ્રષ્ટાંત ખેડૂત નવીન રંગીત ભૂલ્યો આવ્યા શહેરમાં જઈ અને કઈક એને આપડે બોલ્યો બહુ હરજો રંગી સરખું કરજો મારી પાસે કરવું પણ રાજા ભટ્ટ એટલે જેમ ફીટ બેહે થોડું પાતળું થોડું પછી હરખું ના આવે તો ફાટ કરે એટલે પછી પેલા આપણે ત્રાહું કે ફરી શીખું અરે પણ પથ્થર માં ઢોલિયો તો ખબર નથી પથ્થર નહીં હો મારી પાસે ખાધા ઉતાર મળ્યો તો બિચારાના ખલ વિલા કરી બગાડી નાખ્યો એમ કરતા ત્યાં ડગડગ થતો હોય કોઈ થઈ ગયો વધારે મારો ફટી જાય ઝીણી તળી થઈ મારે એ કરતા એના એટલે ઓલે કઈ માર કે મારે કઈ છે પેલા હજી બધું મળે એટલે પોતાની સાથે હોય ખાજા પાડે છે ને એમ ખરેખર અમે ધર્મ ગુરુ હું છું અને ખાજા પાડ થઈ ગયું કોક જ એવો હોય તો હરકું મારું ગુરુ કરી એનું બેન બેસી જાય ખાજા પાડ એમ ગોવિંદ દૃષ્ટાંત બરાબર છે ને એમને એવું ઘટાડી દીધા ને જેમાં આકાશ ને જીભે કરીને સો વર્ષ સુધી દાટીએ અને ઉપાસના વિના આત્મા બ્રહ્મ ને દેખવાને ઈચ્છવું તે કેમ છે તો જેમાં આકાશ ને જીભે કરીને સો વર્ષ સુધી દાટીએ તો પણ ક્યારે ખાતો ખારો સ્વાદ આવે જ નહીં તેમાં ભગવાન ની મૂર્તિ ની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં દેખાય જ નહીં જો કાર્ય માટે હું તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેને કરીને જે આત્મા નું દર્શન શાસ્ત્ર માં કહ્યું છે તે ભલે કહ્યું એ પ્રકરણમાં શાસ્ત્ર એટલે શું સાંજ્ય શાસ્ત્ર યોગ શાસ્ત્ર જવશાસ્ત્ર રહે ને એમાં કોક ઠેકાણે તો કયું છે ના નથી પાડતા મહારાજ પણ અમે કોઈ દુઠો નથી એમ કે છે લખનારે લખ્યું છે આપડે કઈ ના ન કહીએ કારણ કે શાસ્ત્ર ના શબ્દ ને ના કહેવી તો નાસ્તિક કહેવાય એટલે મારા ના નથી કહેતા પણ અમે કોઈ દેખો નથી અનુભવ આવતો નથી અમારા વાત કરવાની ખોટી ને નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેને કરીને જે આત્માનું દર્શન શાસ્ત્ર માં કહ્યું છે તે ભલે કહ્યું પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવ માં પણ એ વાર્તા મળતી આવતી નથી માટે એ વાર્તા ખોટી છે એથી વચનામૃત ઉપાસના ની વાત તો બહુ જબરી હવે ઉપાસના ચાર અક્ષર છે ને આપડે હવે બોલીએ છે કોણ ના પાડે કોઈને મલિપા થાય છે શું કરાતી હશે આપડે હજી જાણી નથી એવી ઈચ્છા કોઈ થતી હશે વિચાર કરજો ઊંડાણમાં ઉતરજો કેટલું અજ્ઞાન પડ્યું છે એની આપણને ખોજ કરતા શીખતા નથી આપણે ઉપાસના કેને કેવી આ તો વાંચવાના શબ્દ તરીકે આપણે વાંચી લઈએ છીએ બરાબર જાણો ને હવે શબ્દ જ નહીં હોય ઉપાસના એનો અર્થ જ નહીં હોય તેમ જાણવાનું જો માગતું હોય તો કોઈ પૂછ્યું હોય આપડે તો લુગડા બદલાવી લીધા લાડવા તૈયાર આવી ગયા હવે શું ઉપાસના ની આપડે જરૂર આવી ગયો ઉપાસનાનું ફળ મળી ગયું કેવાય કોઈને જરાય ન વિચાર જયારે વિચાર નથી થતો તો જરૂર આપણે ભગવાન નો ખોફ નથી હોય તો રહી શકતો હોય બપોરે આપડે ભંડારમાં હરે થવાના હોય જમવાના એમાં બાર વાગી જાય તો હરે ન થાય એટલે આવું ભગવાન ના ધામ માં જવાનું એમાં કોઈ ઉતાવળો થાય અનુભવ ત્યાં બેસી હવે તો પછી આ કોઈ જાણવાની ઈચ્છા કરી કરી ન મળે કોઈ ન મળે તો તો એક ભાષા સંપ્રદાય છે પેલા એવું એવું કોઈ દેખ્યો નથી અનુભવ માં નથી આવતો પેલા આવી ગયા બ્રહ્મજ્યોતિ ના સમૂહ ને વિશે આવી સચિત આનંદમય એક શબ્દ બોલવો એમ નહીં પણ કરવાનું ભગવાનની મૂર્તિ હોય અહીંયા તમે મંદિરમાં દર્શને જાઓ હવે આપણે આમાં બિચારા શ્રદ્ધા છે હારી આપણે રાજી થાય તો શું દર્શન કરે શીખો એમાં ઉપાસના આવે કે નહીં હાલી ને જાય એટલે વાહનમાં નથી સારી વાત છે એ શ્રદ્ધા ની વાત જાય ભલે ઉનાળામાં ડામર રોડ ઉપર હાલી જાય પણ હજી વિચારો જ કોઈ કરતો નથી ત્યાં જઈને આમ કરીએ છીએ પછી તમે ઓછો દર્શન કરીએ કેમ શું દર્શન આ તો પેલા લીલા શંકર હતા આ તો પીળા હતા શેના દર્શન કર્યા ભગવાન ના ઘેરા હશે ભલે ન દેખાય ભગવાન એનો વાંધો નહીં પણ ભાવના ત્યાં દાબી દાબી જાય ભગવાન માંથી પથ્થર નો ભાવ એવો જાય ધાતુ નો ભાવ એવો જાય ચિત્ર નો ભાવ ઉડાડતા શીખો અને આ દિવ્ય ચૈતન્ય મહાપ્રભુ ની આ મૂર્તિ એના હું દર્શન કરું પછી ભલે એ પ્રભુએ આ વસ્ત્ર પહેર્યા આમ કઈ પરિણામ આવવું જોઈએ એ મનને કોણ રોકે શું શીખવાડો તો મન રોકતો હશે મનને અને કેદી દર્શન કરવા ગયા ત્યાં એક વાળો હરિભગત પડતા આવ્યો આપડે દર્શન મૂકી દઈએ કે દર્શન રાખી દર્શન બેઠા ભાઈ તમે ગયા આવ્યા લે બોલો ભગવાન હમ ઉભો છે એનું મારું શું કરે અહીંથી દોડી જાય ભાઈ ના દર્શન કરવા ગયા ભગવાન જો ઉપાસના હોય અહીંથી બજાર આવડા ગ્રસ્ત ઘેરેથી જરી ઘરનું શાકભાજી જ લેવું હોય એ લેવા જાય જાજા ટોપલા હોય એમાં હાથ ફેરવે કે ભાઈ તાજું હોય સારું હોય ઘૂંઘું હોય એટલું તો જાણે એ ગોખે અને પછી જોવા દે લેવા બેહતો હોય વેપારી હોશિયાર બહુ હોય લેનારો અને ઓલા વેચનારા હોશિયાર હોય બીજું હોય ગુવાર હોય એનું ઘોટી હોય ને પૂરી હોય હો કે ઓલો આમાં ભેળવે ભેળો ભેળો વેપારી હા એને ઝટ કાઢી નાખી હોય મને જોખો ચાવડીઓ વીણવા માટે એને એમ ભીડી કરીને આવડા સાપ લઈને અને એમાં જો બહુ ડિબેટ સિંગો આવી તો આ તમે લેગા આ જગત માં ભગવાન ને માર્ગે તમે જાઓ એટલે માયા રાત્રિ દિવસ વિચાર ગયો મારા હાથ થી ન જવા વચમાં આડી પડે ભાઈ ક્યારે આવ્યા માયા હારા હરી ભગત હોય તો આપણે એમને બોલાવી હારા એટલે એક એટલે કોઈ હારા નો ઓળખતો નથી આજ્ઞા પાડે એટલે હારા એમ આપણે હારા કહીએ આપડે કઈ સેવા કરે તો આપણે હારા કહીએ બીજું હું હારા છે આ જે શાકભાજી લેનારો કુશળ હોય અને આપણે ભગવાન ખોળવા જાય ને કુશળ ભાગ્યા વેદમાં ઘસાય તો ડાંખા પડી જાય માલિકા બધા ઉપાસના એવી વસ્તુ છે કે દર્શન ટાઈમે શિલા ભાવ ધાતુ ભાવ ચિત્ર ભાવ છોડતા શીખવી અભ્યાસ ની વાત છે એ પોતાનો ગુરુ થઈ અને પોતે અભ્યાસ કરવા શીખે ત્યારે એમાં એક દિવસ હાથો જાણીને જો એ કરતો રહેશે ને તો ઈશ્વર દયા કરશે દિવ્યમ દદાની છે ચક્ષુ પશ્ય ને અર્જુન એની આંખે દેખતો હતો હવે દેખાણું કાંઈ ભગવાન કે હવે મારી દિવ્ય આંખ અહીં એને હવે ભગવાન એક દી દયા કરશે ત્યારે આપણી આંખ ઉભરશે અને ટીવી ના ગરજ ક્યાં અને જે દિવસ જુવાની દવાળા હોય એ ખૂણો ખોળી પાંચ પછી દંડ કરે છે એમાં દાદા માણા હોય તો દાદા દંડવત કરે ઉપાસના ઉપાસના તો આમ દ્રષ્ટિ ગોચર આવી જઈ એ જ્યાં જુએ ત્યાં રામજી બીજું પાસે રહે જોતા શીખવું જઈ આ જોવાનું બીજું કઈ જોવાનું નથી ગમે તેવું પદાર્થ દેખાય ત્યાં પદાર્થ ટળી જાય અને ભગવાન દેખાય દેખાય એટલે સ્મરણ માં તરત તરત કોમ તો ન દેખાય આરંભ દિશામાં તરત ઓલાનું સ્મરણ સ્મરણ ભૂલાઈ જાય અને પદાર્થ પ્રધાન થઈ જાય તો એ ઉપાસના નથી ઉપાસના નથી આ તો પોતાના અભ્યાસ ની વાત છે લઈને થોડી બતાવાય છે પોતાનો અભ્યાસ પણ વૃત્તિ પાછી વાળે તો અભ્યાસ હંમેશાનો અભ્યાસ જાય એ હંમેશાનું જ્યાં કોઈ આ દૈહિક અભ્યાસ કરીએ રોકવાનો અભ્યાસ કરવો જોઈએ મનને રોકતા છે ને હાથમાં હોય ક્યાં પૂજ્યા હોય અને કાંજો લાગે નિરાતે બ્રહ્મરૂપ થઈ જાય બસ સંકલ્પ માત્ર ટળી જાય બોલો સ્વામિનારાયણ એ ત્યાગાશ્રમ માં નથી કારણ કે ગ્રસ્ત છે ઈ જો દૈવી મુક્ષુ હશે એ પેલા મોબો કાબી જશે કારણ કે ઘરમાં કુટુંબમાં દેશમાં ઘણી ઉપાધિઓ આવે રહેવાથી કોઈ દુઃખ માથા લાગે ભગવાન એ તરફથી પાછો વળે આપણે કે દુઃખ ત્યાં જાય ત્યાં હું કહીએ લાગે અને પાછા હારા કહેવાય એટલે ખરાબ પણ એનું પાછું માન આવે તેથી ખરાબ પણ એનું માન આવે અને એમાં જો ટોકાઈ ગયો હોય તો ખીચડી ગુણાઈ જાય લઈ જતો નથી હું ખાતો નથી અને ખાતો થવા બતાવું सारे खलु संसारे हाँ सारम सारम द्वयम द्वयम સંસાર અસાર છે છતાંય દેવાના હારા હા અસારે ખલુ સંસારે સારમ સારમ દ્વયમ દ્વયમ સારમ સારમ દેવાનું છે શર્કરા યુક્ત કનું સારમ હંમેશા આખર નો શીરો ખાવા દુશ્મન હરી હરી કંસનો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હા એના બે પગ મળી જાય સંસારી કરમ દય સંસારી સંસારી કરમ દયમ એના બે ચરણ હા એ પણ મળી ગયા ઈ સાર અને કાશીરો મળી બે બે સાર છે સંસાર સંસારમાં રહેવું <laughs> બરાબર ગયમ સાર એવાના જો મળ્યા હો તો એ સાર છે બરાબર છે સરસ સવારમાં ઘરના માણસ છે ને ધ્યાન છે સંસાર સંસારી ચરણ સંસારી ચરણ દ્વયમ કંસારી બે સાર છે એટલે એનો સાર છે એ સંસારમાં સાર જ છે ને બરાબર પછી કઈ બીજી ઉપાધિ નહીં